છે ભગવાન એટલું છે કે તેનું દિલ ચોખ્ખું છે કે નહીં એમ પ્રશ્ન કે ગુપ્ત નું શું દિલ ચોખ્ખું તો ક્યારે થાય કે બધી જ જાતના પસ્તાવા થયા કરતા નિંદા કરવામાં આનંદ આવતો એટલે નીલા જુએ ભગવાન તો ગંદુ ગંદુ જ પણ એના ફોટો જોઈ લે કયો ફોટો છે આ ચોરી કરે છે પણ ફોટો શું છે એનો એટલે ભગવાન આટલું જુએ છે અને સંસારમાં ભોગવે છે એની ભૂલ શું કહ્યું ભૂલમાં નહીં ભોગવે એની શું એને પસ્તાવો કરવો એટલે આ જગત ના લક્ષ્મણ નથી ને હકીકત ભગવાન શું જમે કરે છે એ જગત ના લક્ષ્મણ નથી એમ જ જાણે છે કે અહીં આ રૂડું દેખાય છે અહીં આવું કોઈ નોણું નથી ને અહીં આપણે આપણું બંધ થયો નથી એટલું જ દિવસ એટલે અહીં ગોળો કરી કરવા નથી કોનો વાંધો છે ગુપ્તદાન આપે પેલું શું એમ પૂછે છે ગુપ્ત દાન એવું છે દાન બે પ્રકારનું એક સાચા હૃદયથી દાન આપે સાચા હૃદયથી એટલે પસ્તાવો કર્યા પણ દાન આપે તે ની ભાવના માટે આપે તો ઓપન કરે શું કરે એ બાર વાગે વટાઈ જાય અને ચાર અને ભાઈ ગયે આપે અને ગુપ્તા આપે તેનું હોય હોય તારે જેટલું વટાવવું એટલું વટાવજે બીજા શોખ રાખો એટલે શોખ રાખજે તે તારી બનતી પૂરા ગુપ્ત રાખે કે આવતા બહુ બધું અને જયારે અહીં થોડું વટાઈ ખાવું હોય તો નામના તો કાકા નીકળી છે મારું નામ કાકી જ છે કાંઈ વટાઈ ખાય પણ જોડે જોડે ભાવ સારો છે તે આવતા બહુ થોડું થઈ જાય બધી વાતો પૂછ્યા બધી સંસારમાં સુખને જે કર્યા કરતો મને મને તો બે છે મારે થોડી પણ નિરાતે પેલા શ્રોતા જન ગણે ગયો આપણું શું કામ થઈ જાય છે શ્રોતા રખતા બે જૂઠા શું કહ્યું પ્રશ્ન છે કસ્તુરભાઈ નો પ્રશ્ન છે કે આ બધા બધા જીવાત્માઓ સતયુગમાં હતા ના વખત આ બધા જીવાત્માઓ હતા ક્યાં ગયા હતા એને મારા તો પછી આ કયા પાક ને હિસાબે લપસી પડે એમ પૂછે છે કયા પાપ કયું પાપ કર્યું કે જેથી બધા લપસી પડે જે <laughs> કયું કયું ખાતું આપણને વધારે નડે છે લાલસન નું નું ખાતું વધારે નડે છે કે ચંદુકી નું ખાતું નડે છે કે ભરવાનું ખાતું નડે છે કયું ખાતું નડે છે એ પછી કાઢવાનું વિચાર દાદા સતયુગમાં તો જ્ઞાની વધારે હતા ને સતયુગમાં જ્ઞાની પુરુષો વધારે હતા તો એમનો ભેટો કેમ નહીં થયો સતયુગમાં જ્ઞાની પુરુષ તો વધારે હતા તો તે વખતે એમનો ભેટો કેમ ના થયો બધા થયા હતા પણ આપણી દાના જેવી હતી કે ચટણીમાં જ જીવ રહ્યા કરતો હતા ચટણી એ જોઈએ ને આ જોઈએ કા કે છે આ જોઈએ જોઈએ એકલું નોંધારું મેં આ એકલું ચાલે તારે પેલું ચટણી નો અને એટલા હારું આખી માર ખા ખા કર્યા છે વેલને પૂર્વકમાં જતી પાછો વરી જાય આખી થાળી થાળીનો ભોગ ભોગવો નથી ચટણી નો ખાલી ચટણી હાર જ પડી રહ્યો એવું કઈ વિચાર તો સમજાય કોઈ ને આ દિગંબર ના જીવો ચટણી હારો પડી ગયા આખો થાળીના ભોગ માટે નહીં આપણે ચટણી ખાતર જ્ઞાની પુરુષ મળ્યા હોવા છતાં આપણી આ સ્થિતિ થઈ તો અત્યારે આ જ્ઞાની પુરુષ આપણને મળ્યા છે તો ચટણી કરતાં ઘણું બધું થઈ જાય અત્યારે કલયુગમાં તો હવે આવતો બધા બીજાઓનું એમ પૂછે છે કસ્તુરભાઈ એમ પૂછે છે કે તે વખતે ચટણી હારું આપણે રખડી પડ્યા અત્યારે જ્ઞાની મળ્યા છે તો અત્યારે તો અમે બધા ચટણી બધું બધું બીજા ઘણું પડી રહીએ છીએ તો અમે રખડી નહીં મળીએ હા તમારે નિકાલ કરવાનો છે જે આવે એટલે કાયદો હતો કે ભાઈ બહુ એવું થઈ જાય દેવાનું યાદ વધતું જાય અને પેલાને ખાવાનો જોગ ને ગાવો ખાવાની ખાવાનું થોડું એટલે સરકાર શું કરતા હતા એ મોટા માણસો નાદારી લઈ ગઈ છે શું કેતા નાદારી લઈ ગઈ એટલે નાદાર છો એટલે માગતા વાળા છું ઘોડાગાડી ફરતો હોય સરકારે કાયદો કરેલો રોજ ઘોડાગાડી ફરતો હતો તારે કઈ હેરી જાય કે ઘોડાગાડી ફરે નાદારી લીધી પણ આપણું આ આપણું ભાગ છે ને એ નાદારી જેવો જ છે શું છે પણ આ નાદારી નાદાર નથી સાદારી નાદાર છે એટલે મોક્ષમાં બેઠા પછી બધું ચૂકી દેવાનું વેર ફેર બધું વેર બધા ઉકેલ બાજા હોય બીજી બાજુ હોય બધું ઉકેલ લાવી ના કરો સમજ સમજાય છે ને અને પછી તમે ને એમ ના કહો જગ્યા હું કોંગ્રેસ જોયેલી એવું તમે ના બોલો નહીં અને પેલા તો શું કરે કોંગ્રેસ પછી જોઈ લઈશ હા પેલો ગાડી લઈ ગજામ ગાડી થાય સાહેબ મેં બે દેખ્યું જો બચત ગાડી આપણને મો વેર વધારે આ બધું આખું જગત એવું પોતાના પગું કોઈ કુવારી મારે છે અને પછી દવા ખરમ થાય અને ડાક્ટર સાહેબ કે સાહેબ એનું બટાડી મારી સહન નહીં થતું એટલે મારે ભુવાઈ દીધા મારી કે ભાઈ મારીએ તો બધા મારે કે છે મેં શું ખોટું એટલે કર્યું આવું આવું બધા અવલંબન ફોટા લઈ અને જો દુઃખ દુઃખ દુઃખ દુઃખ દુઃખ ભયંકર દુઃખોમાં સબળે છે જગત આખું તેમાં અણસમજે ના દુઃખ છે સમજે કશું કુદરત ને ઘેર કશું તમને કુદરત ગેસ તરીકે જ રાખ્યા પણ ગેસ ને સમજણ પૂર્વક ના ગેસ થતા ના આવ્યું એ દુઃખી દુઃખી થઈ જાય બહાર હવા ખાવાનો પેલા કુદરત નો નિયમ શું છે કે ગેસ સ્ટેટ મારે બહાર ઉજવું છે પછી એનો એવી ગોઠવણી કરે પછી શિયાળો દાડો આવતા શું થાય દેશને ભાન ના હોય કે આ ઉનાળો બદલાશે એના <laughs> કરતા કે કરીને હું આ પલંગમાં સુઈ જાઉં ની અનુભવ કરી રહ્યો એટલા ભોર ને એટલે રસ્તા તો મુંબઈમાં એવા થયા છે કોઈ તારે બૂટ ના થાય બૂટ ધૂળવાળો ના થાય એવા રસ્તા નાકમાં ધૂળ પહેરી જતી નથી કેવા સરસ પહેલા સીટ હતી તમારી ઉંમર નાની એટલે તમે જોયેલું નહીં બહુ પહેલાનું હિન્દુસ્તાન બહુ જોયેલું નહીં તમે તમારી કેટલી ઉંમર છે ક્રોધમાન ના પરમાણુ ની વૈજ્ઞાનિક સમજણ આપો બાબુભાઈ બી એસ કે તમે લગાડ લગાડ બાબુ લગાડ વૈજ્ઞાનિક સમજણ લો વૈજ્ઞાનિક આ શરીરમાં હોટ પરમાણુ ભરી રહ્યા છે અને કોલ્ડ પરમાણુ ભરી રહ્યા છે ખબર ને પછી આકર્ષણ વાળા પરમાણુ કરી રહ્યા વિકર્ષણ વાળા પરમાણુ કરી રહ્યા એ લોભ એ બધો આકર્ષણ પરમાણુથી ઉત્પન્ન થાય છે આ બધી જાતના પરમાણુ બધું બનેલું છે પરમાણુ ના આઠ ગુણો કયા કયા આઠ ગુણો સ્નિગ્ધ સ્નિગ્ધ વૃક્ષ પછી નહીં આગળ નપાસ નપાસ તમારું ફળ બચડું તમારું ફળ બચડું પછી હોટ પરમાણુ ઠંડા પરમાણુ આઠ ભાગ રંગમાં નથી રૂપ રસ ગંધ અને સ્પર્શ હા રૂપ રસ ગંધ ગરબે છે ત્યારનું એક રોધક નામનું મશીન હોય છે એ ચાલુ થઈ જાય તે કરાવડાવે એટલે ઉગ્ર પ્રમાણમાં લાલ લાલ લાલ લાલ લાલ મશીન એવી રેસ થઈ ગયું એવું લાગે આપણે જાણે મશીન રેસ થઈ ગયું આ ચેક ને દબાવો બિગડે ચેક ચાલે નહીં વખતે ફોજદાર સુધી પેલાને લફડાવે તો એ અંદર પૂરો ધડક હોય પેલાને લફડાવે બહારથી બંધ થાય પણ અંદર તો પૂરો ધડક આ બધું પરમાણુનું બનેલું છે ક્રોધ માન માયાલો બને તેની ઇફેક્ટ થયા કરે છે મન મન ઇફેક્ટિવ છે વાણી ઇફેક્ટિવ છે અને બોડી ઇફેક્ટિવ છે સાઇન ઇફેક્ટિવ અને તેમાં આત્મા પોતાનું સ્વરૂપ ભાન નહીં હોવાથી એમ લાગે છે મને જ આ ઇફેક્ટ થાય શું થાય આ ઇફેક્ટ મને થાય છે એ એનામાં રમે છે આ બધા પરમાણુ એ એનામાં રમણતા કરી રહ્યું છે મને એમ લાગે મને આવી શું એટલે તમે સુધાર્થમાં થાવ ત્યાં પછી ખબર પડે કે આ પરભારી વસ્તુ છે બધી બહાર જય સચિદાન મને કે તમે કઈ માર્ગ બતાડો તમે કરીએ કે ઘરમાં કોઈ એડજસ્ટ થઈ હા શાદી કરી રહ્યા પછી દીદી કે કે તમારો જરા એક્ટર નથી વિચાર કરવું તો આપણે જુદા જુદા લઈ ગયા હતા ના બા જુદા જુદા કાલ રખડી બધી એકલા પડીએ એટલે આપણે ત્યાં તો આ જ કર્યું પણ હું તો પહેલે ત્રણ નથી કરી એટલે પેલી ખુશ થાય છે હા આપણો બધો રોક પડ્યો એને આનંદ થાય આપણે હમાન આનંદ થવો એ ધર્મ છે ને આપણો હમાન કોઈ પણ રસ્તે આનંદ કરાવો એ ધર્મ નથી એડજસ્ટ છે આ કવિયુગ છે એટલે બીજા બીજા યુગમાં મના કહી આવે તો આ કવિ બધું એડજસ્ટ ના થાય તો દશા કહી જશે કારણ કે ગંગા યુદ્ધ શરૂ થઈ ગયું પરિણાતાથી ચારે પાર આવે પરિણાતાથી એવું બોલી એટલે આપણે કઈ નાલાયક છે કેમ બોલી આવું આવું નહીં બોલવાનું એટલે ધંધારી શરૂ થઈ ગયું હવે અઢાર કોઠા યુદ્ધ ક્યારે જીતાય એના કરતા પહેલા જ આપણે આપી દો અમે જાણીએ છીએ શબ્દો પર પદ ના આધીન છે પરાધીન છે એના હાથમાં શક્તિ નથી એટલે અમે કહીએ શબ્દો કહ્યું છે ને સોલ સંયોગો સૂક્ષ્મ સંયોગો વાણીના સંયોગો પરાધીન છે માટે લેટ જો કરજો નવું ઉપાસન ઉભું ના થાય મારી પાસે લાવું ડિઝાઇન રિપેર કરી આવું દાદાજી છે પછી રિપેર કરનારા બેઠા છે મારી પાસે એ બહુ સરસ રિપેર કરી પણ પહેણ જો પહેણ વગર ચાલે એવું નથી આ જગત ભણ્યા વગર ચાલે એવું નથી છેવટે પસ્તાઈ ને પાણી પડશે તેના કરતા પહેલે જ રાજી સુધી પડશે <laughs> ભણ્યા વગર નથી ચાલે અને જેને જેને પૂર્વભાવમાં કઈ એવો હોય હિસાબ જૈના સાધુ થઈ જાય છે એવો હિસાબ હોય તો ઉદય કરવું એવું છે તો એને વાંધો ના પાણે સારું અને એ પાણી એનાથી એક એક મહિનો રહી શકે આ બધા જઈને સાધુઓ છે ને એમને એક મહિનો જ પીડિત આપણે કહીએ કે મહિનો પાણ્યો તો સાહેબ એક મહિનો તો રહેવાય નહીં સહન જ ના થાય આ તો ટેસ્ટ એક્ઝામિનેશન છે એક્ઝામિનેશન એ લોકો આપી શકે નહીં એ તો પાસ ના થાય ભાગી જાય સીધા કયા કયા કે નાખી જાય આ પરીક્ષામાં ના ટકે જે આ પરીક્ષામાં ના ટકે એને એકલા પડી રહે બધા આજે તેલ લાવવાનું છે નાખવા નથી મહારાજ ભાગ્યા તમને સંભાવ નિકાલ જ જરૂર છે જ્ઞાની પુરુષ હોય ને તે તો પાછળ જતા હોય એટલે એ આપણને ના જોતા હોય આપણે અમામ કર્યા કરીએ અરે ઊંઘી ગયા હોય તો અમામ કરી જોતા ભાઈ પૂજા નથી સાદી પૂજા ભાઈ પૂજા ખરાક નહીં બોલ બજાર ને બધા આપડે આમ કેવું પણ સાહેબ પછી પાછળ ગયો ગયો એટલે કઈ નહીં પ્રશ્ન છે જુના પૂછે છે કે આ જે ક્ષેત્ર સ્પર્શના છે ક્ષેત્ર સ્પર્શના ધારો કે ઔરંગાબાદ લાગે ઠંડક લાગે બધું હોય ના પણ દાદા અહીંયા ઔરંગાબાદ હિસાબ ભૂમિકાનો આ તો થઈ ગયું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ નિરંતર પરિવર્તન થયા નિરંતર પરિવર્તન થયા એક સ્પર્શના થતા આપણને આક્રમણ કરાવડા બીજી સ્પર્શના આપણને ઠંડક એની કેવી લાગી ઠંડક વાળી લાગી ઠંડક અને કેવી લાગી સુખમય આપણે અમીન કુટુંબ સાથે માત્ર સંબંધ કે એને સંયોગ માનવામાં અમી કુટુંબ ના મહાત્માઓ જોડે એનો જે સંબંધ થયો એ કયા કારણો થી અમારો આગળ પાછળ કઈ હિસાબ હશે એ સહયોગ કેવાય ભેગા થયા કરે હા પછી દાડામાં દર વખત આપણે કુટુંબ જેવું થયું તો આપણે કિલોરી દેખાયા કરતી હોય પી ચડ્યા કરતી હોય તમે જોવાનો હિસાબ છે દેખાય હિસાબ વગર કોઈ ચીક ચડાવે નહી આપણને અને હિસાબ વગર આપણને આકર્ષણ કરે નહીં કોઈ આકર્ષણ કરે છે તે હિસાબ છે તીર ચડે છે તે હિસાબ છે જ્યાં જ્યાં તીર ચડતો

આ વખતે રમેશભાઈ કઈ જુદા જુદા મૂળમાં છે આ વખતે એમને એમ છે કે હવે આપણે મોકલી આપો જલ્દી પેલું નક્કી કરવું છે એમને એમને પણ નક્કી કરવું છે આશ્ચર્ય ના મળ્યું હોય તો ક્રમિક માર્ગે પાંચ રૂપિયા કમાવા એ મહા મુશ્કેલ મહિને પાંચ રૂપિયા કમાવામાં મુશ્કેલ છે ધર્મમાં પાંચ રૂપિયા કમાવા મુશ્કેલ કારણ કે કમાવા જાય તો લાવા જ સાઈ છે કમાણી પણ આ સમજણથી બસો પંચાણું પડી જાય સમજણથી બસો પંચાણું પડી જાય કમાણી તો ત્રણસો લાવે છે પણ આ થી બસો પંચાણું અહીં પડી જાય આમ પડી જાય આમ પડી જાય એને ભાઈ રેપ આપી બોલો અમાર મૂળ નરો ખોટ વાળો વેપાર આ સ્લીપ થયેલો કાર બરોબર વધારે સ્લીપર થયા કરે અને તેવા કામમાં આપણે જોગ બાજુ એ મોટી ગુને કેટલું દેવું પછી બધું દેવું માફ કરવામાં આવ્યું આગળ આ પતાવી દો હવે આમ તેમ કરીને નિકાલ ને તમે કહો ચાર કોણ કરીએ

ઓલું ઠંડક કરવા લીધું એટલું પણ બીજી કઈ એક રસ જમે છે ખરો ઠંડક ઉત્પન્ન થાય ઠંડક ઉત્પન્ન પણ પણ એ જળ બિહારી ત્યારે જ મજા આવી ત્યાં સુધી તો પંદર વર્ષ તો ફેલો પણ દેહે ની વ્યવહાર નીકળે અને આપણું કાંઈ તરત જ દઈ ગઈ બરાબર અને એને નમસ્કાર કયા થાય સુરાસન વાળા માણસ સુરાસન વાળો વિજ્ઞાન અને ગાયની ખરી માટલાઓ નવ તત્વ નો સાર એમાં ઉભો કરી દો નવ તત્વ નો સાર ઉભો કરી દીધો ત્રણે દ્રવ્ય નો સાર ઉભો કરી મોક્ષ વધે જ છે મુક્તિ વધે છે પેલી અજ્ઞાન મૂર્તિ થાય અજ્ઞાન મૂર્તિ થાય અને પછી બધે રાગ દ્વેષ નિકાલ થાય સ્વભાવ અને વ્યવસ્થિત સંકલ્પ ઉભા ના થાય ઉભા થતા એ તો નથી થતા આપની કૃપા વ્યવસ્થિત બધું વ્યવસ્થિત એ કૃપા છે એ જાત બરાબર સોડાની સોડાની સમજણ પડી ગઈ સોડાની સમજણ પડી ગઈ કે મિકેતન ગુંડાનું ન બદલે ગમે તે લાખ અવતાર સુધી આકર્ષે તો આત્મા જાણ્યા વગર ગુંઠણો બદલાય નહીં આત્મા સાંભળ્યા વગર ગુંઠણો બદલાય નહીં આત્મા શ્રદ્ધા વગર ગુંઠણો બદલાય નહીં તમને સમજ પડી ગઈ ને મને સોડા આત્મા સાંભળ્યો નથી જાણ્યો નથી જો નથી ત્યાં સુધી શિષ્ટ ગુંઠાણું બદલાય બરાબર એ મિથ્યાર્થ ગુંઠાણું લોકોના છે તે નથી ગુંઠાણું અહીંયા પૈડારી દસ પંદર દસ પંદર સુધી પૈડારી અહીંયા આ બધું તો અનંત અવતાર જો છે એક અવતાર નહીં આમાં કઈ વિશેષતા છે જ નહીં અને જો કદી વિશેષતા માનવામાં આવે તો તમે ખુશ છે એમ માનીને જ અટકી ગયા અને અભિનિવેશ કે છે ભગવાને એમ માનીને અટકી ગયા છે કોઈ પણ એવો ખૂણો એક નથી કે જે દ્રષ્ટિ ઉપર રાગ કરવા જેવો શું કહ્યું જે દ્રષ્ટિ ઉપર રાગ કરવા જેવો હા બધી દ્રષ્ટિ બંધ થઈ ગઈ નહીં રાગ દ્રષ્ટિ થઈ દ્રષ્ટિ રાગ દ્રષ્ટિ રાગ થાય બધું બંધ થઈ ગયું હોંધળો થઈ ગયો માટે બધી દ્રષ્ટિઓને જોવા જેવી છે અરે આત્મા જડે તો એકલો આત્મા જોવા જેવો આત્મા જડે તો આત્મા આત્મા નહીં તો બધી દ્રષ્ટિઓ પર નજર રાખીને એક જગ્યાએ એને અભિનિવેશ થઈ જશે શું થયું હા અભિનિવેશ થઈ ગયો એટલે વારે ઘડીએ કર્યા ને ઠંડે કર્યા કરે એના કરતા અક્રમણ હારી કઈ ખોલવાનું મન થાય સાહેબ તપાસ કરો કોઈ છે એ તપાસ કરે આ તો આમ ઠંડક થઈ ગયું એટલે તપાસ કરવાનું રહ્યું નહીં તમે શું પડે માણસ ભૂક્યો હોય અને એને જમાડીએ નહીં તો ગામમાં ત્યારમાં ફરી આવે ત્યારે બધા જેને મોક્ષે જવું ના હોય તેને નું સાધન બહુ સારું છે તમે નાવા જવા થયેલો છે અહંકાર કોઈને ક્રોધનો માં ભરેલો હોય કોઈ તૂટે બાકી બીજી કોઈ જગ્યાએ તૂટે નહીં અહંકાર દાદા પણ તમે રહો એટલો ટાઈમ તૂટે કે હંમેશ માટે હંમેશ માટે તૂટે જેટલું અમારી આજ્ઞા પાડે ને અમારી આજ્ઞા એ અમે અમારું પ્રત્યક્ષ પડવું પાડે ના પણ એ મુશ્કેલી એ જ છે ને આવી આજ્ઞા સફળતા પૂરી થવા ભેજ ના લેના તમારે કેવા સાધુ આચાર્ય પૈસો બિચારા કશું જ જોઈએ પરાણીને મૂક્યા હતા લોકો અધ્યાત્મ માં પૈસા આવે તો રામ લીલા કહેવાય નાટક કહેવા બહુ સુધારો નાટક ગોળની ચા વધારે હારી દાદા પણ તમે ગઈકાલે કહ્યું ગોળની જે ખાંડ ની ખબર જ નથી જ્યોતિષ દવાઓ એ જો કામ લેવા દવાઓ અને જ્યોતિષ એટલી જુદાતી છે કે તમારા મેન્ટેનન્સ પૂરતું એમાંથી લેજો શું આપે તો તમને તમારી દવા થી લોકો મળશે નહીં તો ઠોકા ઠોક ઉડતા બીજા રોગ બધા આટલા બધા દવાખાનો આટલા બધા ડોક્ટરો કઈક બાર ના હિસાબ વધના રોગ બધા મટે જ નહીં ને રોગ બીજો થાય એક મટે બીજો થાય બીજા થાય કૃપાલદેવ જ્યોતિષ કે છે કે અત્યારે જ્યાં હશે ત્યાં એમને આ જ્યોતિષ શાસ્ત્ર ને જ્ઞાન ની કન્ટિન્યુટી રહી હશે વૈકલ્પિક જ્ઞાન છે માટે શું અર્થ વગરનું જ્યોતિષ નો અર્થ છો જ્યોતિષ એટલે જ્યોતિષ થી જ્યોતિષ સત્ય છે એ વાત સો ટકા સાચી છે જ્યોતિષ જોતા નથી આવડતું